એટલે ઝાપડ કે પહેલો જતો ને ઝાડી ગયો એકને એટલે ઝાટી ગયો બાજુ કરી નાખે ના ભાઈ પ્રગટ ના થાય હાથ પ્રગટ થયું એની જોડે જોડે હાથ ઉપર અસર ગયા કરીએ તો થાય કાર્પણ સારા દાદા નો હાથ એટલે દેશપતિ યાદ ના રહે બાબો પાછો જવાયો મહિલા ચિત્ર સત્સંગ કરો તમે બે બે ગયા તો સત્સંગ જ સત્સંગમાં બેઠા છીએ કે દાદા મારે ગઈકાલે વાત થયેલી એમની જોડે એમની જોડે ગઈકાલે વાત થયેલી પણ જ્ઞાન લીધા પછી એમને પણ વર્તાતું નથી મેં પાડી પણ હજુ બરાબર પડતી નથી એમને મોટમાં જવાની થાય ગઈ ને મોટું જવું હોય તો રસ્તો છે <laughs> એને જેને હરી લીધા છે જીતી લીધા છે એમને નમસ્કાર કરો જે કોઈ હોય પછી ખબર ને જેના કસાયો જીતા ક્રોધ માન મારેલો જે કસાય છે તમે સમજ પડી ને કસાય એટલે સંસારમાં ભટકાવનારા જ છે બીજા કોઈ છે નહીં સંસારમાં ભટકાવતા હોય તો ક્રોધ માન મારેલો એ ગયા એવાય એ જેને જીતી લીધા છે એવા હરિહંત ભગવાન નમસ્કાર કરો સમજાયું પછી બીજું નમો સિદ્ધાંત જે નિર્વાણ પામી અહીંયા અને ચિત્ત ગતિમાં ગયા છે એવા મારી કિશન કરો બધા ચોઈસ એમથી કરો બધાને નમસ્કાર નમો સિદ્ધાંત પહેલા કેમ નથી નમો સિદ્ધાંત પહેલું કેમ નથી મૂક્યો હા એ બુદ્ધિની વાત છે નમો હરિહંકાર એટલે જાતે રૂબરૂ છે એ અમને કામ લાગે છે એ હેલ્પ કરે છે અમને અમારી ભૂલ દેખાડે છે અને સીધે ભૂલ દેખાડતા નથી તે ઉભી હવતી પણ અમને કંઈ ખાસ બહુ કામ લાગતા નથી એ માટે અમને પહેલાં મૂક્યા ઉપકારી જબરદસ્ત ઉપકારી એમ તેને દર્શન કરવાથી કેટલું કલ્યાણ થાય વાત સાંભળવાથી કલ્યાણ થાય ને એટલે ખરી રીતે બીજા નંબર લખવા જોઈએ ત્યારે બધા પહેલા નંબર એમને લખીએ છીએ ઉપકારી જબરજસ્ત ઉપકારી છે એટલે લખીએ પહેલા નંબર અને બીજા નંબર સિદ્ધ લખીએ છીએ કારણ સિદ્ધિ એ જરૂર છે અમારે એ થવું છે એવું અમારું લક્ષ છે એવું થવું છે એવું લક્ષ છે એટલે એ સેકન્ડ નંબર બેમાં વધારે ચડિયાતું બેમાં વધારે ચડિયાતું કોણ હરિહંસ કે સિદ્ધ થઈ ગયેલા સિદ્ધ ચડિયા તો સિદ્ધ પણ આપણે કામ કરતા લાગ્યા શું જે કામ લાગે છે આપણે ઉપરી તમે સમજ પડી ને એટલે પેલા મૂક્યા ઉપકારી વધારે ઉપકારી છે પછી ત્રીજા નમો આવ્યા જેના આત્મગ્રસ્તી છે સમ્યક દર્શન થયેલું છે એવા કોઈ આચાર્ય ભગવાન હોય તેને નમસ્કાર પોતે આચાર પાડે અને બીજાને પરાવરાવે સમ્યક દર્શન દ્વારા આ અત્યારે જે આચાર્ય છે સમ્યક દર્શન નથી સમ્યક દર્શન થયેલું હોય આચાર્ય સમ્યક દર્શન એટલે શું એમ પૂછે અનર્ભી છું એ મિથ્યા દર્શન હું આ બાયને ધરી છું એ મિથ્યા દર્શન હું આ જૈન છું મિથ્યા દર્શન આ બધું જે જે હું છું ઊંચું કરો છો તે બધું મિથ્યા દર્શન છે એ રોંગ બિલીફ છે રોંગ બિલીફ અને હું શુદ્ધ જાતમાં છું એ ભાન થાય તે રાઈટ બિલીફ કહેવાય શું કહેવાય એ સમીર દર્શન કઈ સમજે ના ભાઈ તમને પરિવાર કઈ ના રહી છે અમદાવાદ એટલે સમ્યક દર્શન થઈ જે આચાર્ય હોય તે આચાર પાળે બરાબર તે આચાર્ય પછી નમો જાય એમ સમ્યક દર્શન થઈ જે ઉપાધ્યાય ભગવાન હોય પોતે ભરે ને ભરાવડા બીજાને તેને મતલબ અને છેલ્લું નમોલ હોય છેલ્લો સાંભળો એટલે આત્મદશા સાથે સમ્યક દર્શન થયા પછી એ સાધુ કહેવાય બાકી આ સાધુ ના કાઢે ત્યાગી કહેવાય બધા ત્યાગી સાધુમાં ફેર સાધુ આત્મદશા સાધતા હોય અને ત્યાગીઓ ત્યાગ કર્યા કરતા હોય જરૂર ને આત્મદશા સાથે સાધુ નમસ્કાર કરો આ પાંચ નમસ્કારો એસો પંચ નમસ્કારો સર્વ પાપ બધા પાપો મંગલાનંત સર્વેથી બધા મંગલોમાં મંગલ ઊંચા મોટું છે તે પ્રથમ મંગલ છે નૌકા મંત્રો ની કે રચના કોણે કરી અને ક્યારે કરી મારી મારી એ તો પહેલેથી છે પણ હવાની ભાષા જુદી હોય આ મારી ભાષા પહેલેથી જ છે આજનો અનાધિકારથી છે થોડા છૂટા છૂટા સવાલો છે જે વાંચ્યું છે એમાંથી એમને પૂછાવું છે કે ઓગણીસ માં તીર્થંકર સ્ત્રી હતા કે પુરુષ હતા એ પુરુષ હતા અમુક જગ્યાએ સ્ત્રી એ સ્ત્રી ના પરમાણુ મંથલી કોર નીકળે ત્યારે સ્ત્રીની ખબર પડે કે આ સ્ત્રી છે આપડા લોકો ડિઝાઇન નહીં ડિઝાઇન તો નિગોદ ના જીવ એટલે શું એમ પૂછે એટલે જે જીવો આમાં આવ્યા નથી વ્યવહારમાં આવ્યા નથી નિગોદ વ્યવહારમાં આવે ત્યાં નામ પડે નામ પડે જેનું નામ પડ્યા નથી એ બધા નિગોદ વ્યવહારમાં આવે એટલે વાયુ કાય કહેવાય જલ કાય કહેવાય વનસ્પતિ કાય કહેવાય એ બધું વ્યવહારમાં આવેલા નામ પડી કહેવાય વ્યવહારમાં ધ્યાન એવા નિરોધ બધી બીજી રહે ક્યાં જીવો બહુ બહુ સૂક્ષ્મ હોય એક જૂથમાં કેટલા હોય આટલા આટલા જૂથમાં એ આપણી ત્યાં ના હોય અનંત પછી બીજું કઈ તમારું નામ મનુભાઈ મનુભાઈ હા તમારું નામ મનુભાઈ તમે તમે મનુભાઈ છો ના નામ મનુભાઈ તમે કોણ મનોવય મનોવય તમારે માય ને પ્રશ્ન છે <laughs> એમાં આપણે ટીચર તમે અજ્ઞાન કરો બેન ભગવાન ના સેવક ભગવાન ના સેવક છીએ રાજા નો સેવક ને ભગવાન ના સેવક નથી મનુષ્ય એટલું ઊંડું એટલું ઊંડું જ્ઞાન નથી તો ટીચર થઈ ગયો તમે એ પોતે વૈષ્ણવ છે બેન સ્વામિનારાયણ છે પટેલ છો પટેલ પટેલ છો પટેલ દબાવ પટેલ ભલે પટેલ કાયરા કાયરા લેવા લેવા મારે મારા કઈ શીખવાયું નથી તમે કોણ છો બધું થઈ ગયા એટલે તમે કોણ છે ભૂલાઈ નહીં જાય ને તમે કોણ છે તો બોલાતું બોલાય નહીં બીજું બધું ભૂલી જાય ને ના બોલાય એ જવાબ નથી એ જવાબ અમારી પાસે નથી એમ પૂછો એ ના પૂછો તો ખરો ચિંતા ચિંતા થાય છે મારું એવું રસ્તા નહીં મળે ચિંતા આખો જોડે જોડે એ રસ્તા રસ્તા નથી ના થાય ક્રોધ માર માં થાય છે ક્રોધ બહુ થાય છે જ્યાં ક્રોધ હોય ચિંતા હોય ક્રોધ એટલે અગ્નિ હગાવ હોય નમ ક્રોધ ડાવે હગાવ છે રાતે પાણી નો ડબ્બો ઓળી નાખીએ ફાયર ડિપાર્ટમેન્ટ બોલાવવું પડે ફાયર ડિપાર્ટમેન્ટ બોલાવીએ બેન કે સિગરેટ સળગાવે સિગરેટ સળગાવે છે સિગરેટ હા સિગરેટ કોણ સળગાવે છે સિગરેટ કોણ સળગાવે સિગરેટ ખાય સળગાવે સિગરેટ સળગાવે છે તમારે કેટલી સિગરેટ પીવો છો કેટલી પીવો છો એક જ પાકેટ એક જ પાકેટ ઉપર લખેલું છે કે લખેલું છે ચોક્કસ એમ કે છે કે એમ એવું ચોખ્ખું નથી લાગ્યું કે નુકસાન થાય છે એમાં એમ નથી મેબી એટલે કદાચ નુકસાન નુકસાન થાય સારું સારું સારું કર્યું એનો આવો કરે સારું મતભેદ થાય છે બધા મતભેદ પ્રમાણમાં થાય બધા પ્રમાણમાં થાય થોડું થાય વધારે થાય બધો જીવાય ને મજા આવે છે એમાં મજા મારી જાય મારી જાય મારી જાય મજા મારી જાય મજા મારી જતા એ તારે ઘણી સ્ત્રી ના ઘણી સ્ત્રી ના હોય બે ગુજરાત ગામમાં રહેતા મજા મારી જાય જોડે રહેતા મજા મારી જાય એ કેવું ના એ અલ્લાહ કે તમે અહીં હોય તો મજામાં આવી જાય એ અહીં હોય તમે અહીં હોય હોય મજામાં આવી જાય કોકો એવું થાય સંસારી જીવન છે સંસારી જીવન છે એટલે થાય આ દિવાળી દાડો એક દાડો જેવું ને આખા વાત નું એવું તો ઉદોડી કરવી જોઈએ કયા બીજાની જાય મજા મારી જાય જીવન શાંત અને દાપણ વાળું જીવન થયું બેન આજે દીકરી તમારે કરવા જોઈએ નહીં કરે ગુના બહુ મોટા બહુ મોટા એટલે કેસ ચાલ્યા કરે છે ગુના બધા બહુ મોટા કેસ ચાલુ જ છે વકીલ ઠંડા પડી ગયા ગુરુ ગુરુ ફેમિલી ના હોય ફેમિલી બહાર જવાનું બરોબર હોય ને તો બહાર પોલીસ કરી વન ફેમિલી કહેવાય વન ફેમિલી કહેવાય કાલથી બંધ કરતો એ તમારી જોડે બહુ વર્ષો થયા પરણે બહુ વર્ષો થઈ ગયા બહુ વર્ષો થઈ ગયા પરણે એને રિપેર કરી કેટલું રિપેર કરશે <laughs> જૂનું મશીન થઈ ગયું રિપેર કર્યું કેટલું આવું તો નાશ થઈ જાય બહુ વર્ષે થયા જૂનું થઈ ગયું બહુ વર્ષ થઈ ગયા પણ બહુ વર્ષ થઈ ગયા પાંચ છે જાણું તો પહેલું છે જાણવું જોઈએ એટલે તો આવ્યા છીએ એટલે આવ્યા છીએ દાદા સમજાવો તો અમને તમે સમજાવો આત્મા તો પણ આત્મા રિયલાઇઝ થયો છે એવું ના ચાલે ગપુ ના ચાલે સંદેશ સંદેશ ચાલે નહીં કોઈ ભાઈ દાખલ કરી છે એને બોલ્યા શું મોડા મૂકીએ ને એને ગરી લાગે કે ના હવે ગરી હંગલ કરી તારે કામ નહીં શબ્દ બોલાવું શું લાવવાનું મેં ફેરફાર થઈ ગયો જોઈએ મેં ફેરફાર થઈ ગયો પેલા ઓરસા વાળા બહુ ફેરફાર થઈ ગયો બેન કે છે કે માળામાં એકસો નવ મણકા કેમ હોય એકસો આઠ માળામાં આ જગત આખા આખું બ્રહ્માંડ છે કે આ દુનિયા છે એવી દુનિયા નથી આ દુનિયાથી તો બધું બહુ ઘણું મોટું છે આવી આવી તો પંદર દુનિયાઓ છે જેની મનુષ્યો રહે છે બીજા બીજી દુનિયા પાર મનુષ્ય વગરની તો તેમાંથી બધામાંથી આખા બ્રહ્માંડમાંથી એકસો આઠ જીવ મોક્ષે જઈ રહ્યા તમે તમે તમે રહેન જઈ જઈ એકસો આઠ જીવ મોક્ષે જઈ રહી છે એક સમયમાં એક સમય શું ખબર એક સમય એટલે આપડે પડે નાના નાનો ભાગ એથી ફરી બે ભાગ ના પડે અવિભાજ્ય આ પળ વિભાજ્ય કહેવાય પળ છે ને આપડી મિનિટ માંથી પર માંથી પછી વિભાજ્ય ના થાય સમય એક પરમાણુ ને તો બીજા પરમાણુ ને જેટલો ટાઈમ થાય એટલા એનો સમય કે છે પરમાણુ જજ્ઞાનમ ના એને ઓળખતા વાર ના લાગે ને એને સમય કે છે પેલા સવાલ માં આવી મનોભાઈ પૂછે છે કે તીર્થંકર ચોવીસ કેમ છે આ જગત ડિઝાઇન વાળું છે આ નિયમ વાળું છે ડિઝાઇન વાળું છે સમજો ને એમાં એમાં કેમ નહીં કોઈ જાત નહીં ચોવીસ ચોવીસ તીર્થંકરો બાર ચક્રવર્તી રાજાઓ નવ છે વાસુદેવ કૃષ્ણ ભગવાન જેવા નવ પ્રતિ વાસુદેવ રાવણ જેવા અને નવ બળરામ રામચંદ્રજી જેવા આટલા જે આટલા ત્રેસઠ કલાકા પુરુષો દરેક દસ લાખ વર્ષ બતાવાના બસ આ નિયમ નિયમને આધીન છે જગત આ જગત બુદ્ધિ ની બહારનું છે કેવું છે જ્યાં બુદ્ધિ એટલે સંસાર ચલાવવાનો એક જાતનું સાધન બુદ્ધિનો કોઈ લાભો સમજાય નહીં ચમત્કારી લાગે સમજ ને પણ બુદ્ધિ એટલે તો એન્ડ વાળી હોય એટલે બુદ્ધિ જ માપવા જાય તો જાય કશું કરે બુદ્ધિ પ્રોફિટ એન્ડ લોસ દેખાડે અને સરકાર દેખાડે જરા બધા વાંચી નાખે એવું હેલ્પ ના કરે છતાં સંસારમાં દશામાં જયારે રહેવું હોય તો બુદ્ધિ રચાય નહીં નભો ભોગ ધંધો હોય તો જ બુદ્ધિ હોય તો ધંધો રાખવાનો એટલે બુદ્ધિ હોય તો ધંધો હોય નફો ખોજ સુખ દુઃખ એ બુદ્ધિ ફરી કાઢે બધું અને બુદ્ધિ ની બહાર નીકળે ત્યાર પછી આ જગત નો પ્રશ્નો બધા હલ થાય હું કઈ જાઉં છું એનો કેબ ચલાવે શું કહ્યું તેથી આપણા પુસ્તક લખ્યું હું કઈ જ જાણતો નથી એવું બુદ્ધિથી છોડી દેતા આ તારે અંદર રહ્યા છે એટલે આપણે આમ લખેલું હું કઈ જાણતો નથી સર્ચ કરવામાં દાદા એ કહે પ્રતિક્રમણ પાંચ છે તે કયા છે અને પાંચે કરવાની જરૂર ખરી પ્રતિક્રમણ હા તો કેટલા છે પાંચ પાંચ કરો ને કયા કયા પાંચ રાયથી દેશી પાક્ષી સમસ્તરી માસી જય સચિદાન પેલી મારી ભાણી નહોતી આવી તો ભગવાન ને યાદ કરું થોડો સમય રહીને ભગવાન ને યાદ કરું સોલ્વ કરવાનો ટ્રાય કરું બધા ગુજરાત આવતા જમાને અંબાય નહીં ક્યાં રહેશો કયા ભગવાન તું મારા ઉપર રહેશે તે ક્યાં રહેશે તે બધે જ બધે રહેતો સંદાસ ના બધીએ આવું ના બોલી બધે રહેતા સંદાસ ના બધું હા ભાઈ જી માં રહેશે મય અંદર હશે ને તે ભગવાન અંદર રહેશે ને એ ભગવાન સારા છું ને છે શું છે એ પ્યાર છે ને તું ઇમ્પ્યાર સોલ ક્યાં ઇમ્પ્યારી જે લાગી ગઈ છે જગત ની માયા ધણી છે સુખણા છે આ છે ડોલર છે ડોલર ના હોય તો ચાલી થઈ જાય હીરા જોઈએ હે હીરા જોઈએ સોનું જોઈએ હીરા જોઈએ સોનું જોઈએ ડોલર ચાલી પડી જાય આઈસ્ક્રીમ જેવી થઈ જાય આઈસ્ક્રીમ બનાવો ના પડે ભાઈ ડોલર આવે તો ગમી આવે તો લોકો હવે ગમી આવી લાગે છે પેલા લાવી નથી ને લાવી મને બેઠા છે ક્યારે લાવી રહી ક્યારે લાવી રહી ચોરી લાવીને પછી બહુ મોહ નથી કે બહુ મોહ પોતાનો મોહ છે પોતાનો મોહ છે તને કુટુંબ નો પંખો છે તમે ગુરુ નો મોહ છે દાદા દેવી દેવી નો રોહિત રોહિત રોહિત બે થયું બધું પેલું રોહિત છે તારે હસબન્ડ છે આ બીજી ને ફાયદો ના આ બીજી ને ફાયદો ના એ ટાઈમ થયું બધું રોહિત અર્જુન હેડે મામા થતા નથી કેટલા નામ છે વિશેષણ મને બતાવ્યું કે આટલા વિશેષણ છે ને કેટલા વિશેષણ છે આઠ દસ હશે એવા એવા આઠ દસ હશે આઠ દસ કેટલી ઉંમર થઈ ઓગણચાલીસ છે કેટલા કેટલા છે અન્મામાં થયું કાકો થયું કુવો થયું ડાબો ડાબો આમ થયું તેમ કેટલા વિશે હા તો ગુજરાત એમ એવું કશું એક જાતનું સહી રહ્યું હું આ છું આ વિચાર્યા છે તમને અમારે માટી આવું આવે કોઈ આવું આવે ને કાકી આવું આવે ને વડા આવું આવે ને ખરેખર કોણ છે હ્યુમન તો ઉભે ચાલે હ્યુમન કહેવાય ઉભો ચાલે બે ભાઈ ઉભા ચાલે હિમંત આમ ચાર તો આમ મૂકે પછી શું કહેવાય ખરેખર કોણ છે એમ કહેજો ને આત્મા હા તો આત્મા થયું નહીં પણ દાદા આત્મા તો થયા ને ક્યારે થશે આત્મા ક્યારે થઈ જશે તમે આત્મા ક્યારે થઈ જશે આત્મા નથી આત્મા છો પણ ક્યારેક થઈ ઓળખે આત્મા નથી ક્યાં છે આત્મા આત્મા આવો હોય આત્મા એટલે બધું છોડી દેવા આત્મા ચેતન છે સ્વયં ચેતન છે ચીલ પુરાવા ચેતન પુરાવા ચેતન જીવ ચેતન એટલે જીવ ને એવું કારણ ચેતન છે ને ચેતન એટલે શું ચેતન એટલે શું આત્મા તો શું પુરાવો ચેતન છે એવું શ્વાસ લે છે દાદા શ્વાસ લે છે શ્વાસ ગાડીઓ જ છે ગાડીઓ શ્વાસ લે ગાડીઓ શ્વાસ લે બધા શ્વાસ લે બધા મશીન શ્વાસ લે માજી કે છે આત્મા છે એટલે તો બોલાય છે અંદર આત્મા છે એટલે તો બોલાય છે ના આત્મા આત્મા બોલે છે હા ના તો તો આ બોલે છે ને મારા ઉઠે દરે ગયા પછી આ બોલે પછી હા હું શું કરતા આ બોલે પછી જો આટલા બોલતો તો વાત કરે દાદા વાત કરે છે દાદા વાંચે તો હું ઉઠું તો આવી વાતા છે દાદા ત્યાં છે ને હજી ખાય ને રાતે આ તાર જે વાંચે છે ને તે ઓરિજિનલ ટેપ રેકર્ડ છે શું છે ઓરિજિનલ ટેપ રેકર્ડ તારી જોડે વાત કરે છે એ વત્તા એ છે તું શ્રોતા છું હું નાતા દસતા છું શું આવી શું બોલી રહ્યા છે ત્યારે હું નોંધ કરું છું અવાજ અવાજ સાંભળો ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે હા એ ધીમી નોટ જે ઓરિજિનલ ધીસ ઇઝ સેકન્ડરી તારે સમજાય નથી એનું એમ સમજી ગયું કે છે મને ટેકનિકલ બેઝ લાગે છે બામણ છે પાછા બામણ પટેલ બામણ ને પટેલ <laughs> આમ ના હોય છે આમ પટેલ છે આમ પછી ખરી ગાડી આ બેન ગુરમાંથી ફસાઈ ગયા હતા બધા ગુરમાંથી ફસાઈ લઈને આવ્યા આપણું પુરાણ પછી તમે તો એને લાગમાં લીધા ને પછી આપડે તમે હવે બે બંને એ હોય ચાલ તમે હોય ચાલ બીજું એટલું જ છે મોટો થયો મોટો કઈ માગવું છે ચિંતા રહી થવું છે ચિંતા ચિંતા તમે શું કરો છો ચિંતા નથી કરતા ચિંતા ટોપલા થવા સુરક્ષિત એક એક અને આ પોતે હોલસેલ માં છે ચિંતા તો કરો સાસુ તો છે ને તો તો ચિંતા છે સાસુ મરી ગયા એટલે ચિંતા કરો અહીં રહે છે દેશમાં ક્યાં રહે શું કહે છે અહીંયા અમેરિકામાં જ છે દાદા સારું સારું બીજા ભાઈ હતા ભાઈ છે બહેનો છે આખું ફેમિલી અહીંયા અમેરિકામાં જ છે આખું ફેમિલી અહીંયા જ છે ડોક્ટર આ દુનિયા બનાવી છે લગ્ન તો કોણે બનાવી છે ડોક્ટરો બધાને સીધા કરે છે ડોક્ટરો બધાને સીધા કરે સીધા કરે ને કાકા હોય તેને ડોક્ટર તાજા કરે તાજા દુનિયા કોણ બનાવી આ દુનિયા કોને બનાવી લાગે છે ભાઈ કે જાતે જાતે બનાવી ને કોઈ મદદ બધું લીધી નહીં કોઈની મદદ હેલ્પ લીધી રહી તાર જાતે બનાવી એટલે મનુભાઈ કે ભગવાને બનાવી ભગવાને બનાવી એમ કોણ કે કઈ સાલ બનાવી ભગવાન કઈ સાલ બનાવી કઈ સાલમાં બનાવી કઈ સાલ ગયા સનાતન એટલે સનાતન ટાઈમ હોય ને જે ચીજ સનાતન છે એને બનાવેલું હોય ને જે ચીજ સનાતન છે એવરલાસ્ટિંગ છે એને બનાવવાનું હોય ને સનાતન જ છે એટલે શરૂઆતે નથી અને એનો અંત પણ નથી એનો શરૂઆતે નથી અંતે નથી જેનો આદિ અંત છે ને એવી આ સનાતન વસ્તુ એને ભગવાને બનાવવાની જરૂર નથી શું કહ્યું the world is the puzzle is self God has not puzzle this world at all only scientific circumstantial evidence છે શું છે God has not created this world at all God is created correct by relative view point not by real view point એટલે બહાર લોકોને જ આપણે લોકી ક્રિએટર દે હું આ બધા આ તો સમજી આવે છે ને કહેવાય ગોડ નોટ ક્રિએટર આમ સમજી એવું ના કહેવાય ને તો લૂટી લેશો નહીં તો બેસલો લઈને મારી મારી ખાય એટલે એમ કેવું ભગવાન જે છે આપવો પડે પણ તમારે સમજણ કેવું છે એ ક્રિએટર નથી આ તમારું પ્રોજેક્શન છે કેવું પડે શું કેવું પડે તમારું પ્રોજેક્શન છે તમે વાય જોઈ નહીં જોયું દેશમાં વાય વાય હોય છે વાય ને જોયું ને એમાં પગથિયા ઉતરીને પાડી લેવા જઈએ અને તો ચાર મજા એમ કહીએ કે તું ચોર છે તો વાય શું ગયા આપણને હે એટલે આપણે ખબર વાય જેવી વસ્તુ ચોર કે છે એટલે આપણે સમજી જોયું કે એની ભાષા કેવી છે એટલે આપણે કહ્યું કે તું રાજા છે તો પછી આપણે એટલે આપણું જ બધું આ પ્રોજેક્ટ એટલે થતું થતું કઈ નાખ્યું સમજ ને આમ તમે કહો અક્કલ ગમે થયું એ પ્રોજેક્ટ કર્યું એટલે પછી તું જાય તમને કે અક્કલ તમારા અક્કલ નથી થતો આપણે બધું બહુ અક્કલ એટલે આપણને કે બહુ ખબર બધા બોલેલા અક્કલ ગમે થયું તો બોલે છે રોહિત આ પાડે છે ના પાડે છે રોહિત આ પાડે છે અને એ કે બામણ ની દીકરી એને ના બોલે બામણ તો બહુ બોલે આવતા જોબ કરે છે જોબ જતી છે ચિંતા થાય ખરી બધા બસ ને સારું છે નહીં હે સારું સારું કેટલાક લોકો જોબ જતી રહેવાની ચિંતા રહે તમે ઊંઘ આવે આશીર્વાદ આવે હા એટલે હોય કોઈને ના હોય બધા બધા ના હોય મને તમારી કામ છે ચિંતા ધરી ચિંતા કર્યા જવાબ જતે જતે બંધ રહે ને ના રે મારે તને બધા જજુ ચિંતા થાય બીજી લઈ બીજી લઈ જતી રહે તો બીજી લઈ શું કે આ તો ભણેલો માણસ તને તો જે થવાનું હોય વ્યવસ્થિત થશે એટલે એમ ચિંતા નહીં કરવાની વ્યવસ્થિત છે ને તને સમજાયું વ્યવસ્થિત છે બેન પૂછે છે કે એવું કે છે કે પાણી થી પાતળું જ્ઞાન તો કે એનો અર્થ શું કે સમજાતું પાણીથી પાતળું પાણીથી પાતળું હા એ ખરી વાત જ્ઞાન તો પાણીથી પાતળું અને શબ્દ કરે શું છે